જીવ છે પુષ્ટિ માર્ગીય એને સિદ્ધાંતો બતાવે છે કે કયા ભક્તને કેવી રીતે ભક્તિ મળે કેવી રીતે પ્રાપ્ત થાય એને વેદ માર્ગ ભક્તિના પણ માર્ગ બતાવ્યા છે પછી જગતના પરબ્રહ્મના પણ એ બતાવ્યા છે કે પરબ્રહ્મ જગત અને પરબ્રહ્મ કૃષ્ણ છે જગત અલગ છે અક્ષરબ્રહ્મ અને જગત વૈદિક માર્ગ માટે છે ને ભક્તિ માર્ગ માટે પુષ્ટિ ભક્તિ માર્ગે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે ત્યાં પહોંચવાનો માર્ગ એ આ એમાં બતાવે છે હા બરોબર છે બસ બાલબોધની અંદર મહાપ્રભુજી જે ચીજનું નિરૂપણ કર્યું કે જેવી રીતે આપણે વાતને જોઈ હતી કે નારાયણદાસ કાયસ્થને જ્યારે એ વાત પૂછ્યું મતલબ સમજાયું નહીં કે ભાઈ પુષ્ટિમાર્ગની અંદર એવી શું વિશેષતા છે કે જેના કારણે મહાપ્રભુજીને બીજા બધા માર્ગોથી અલગ કરી રહ્યા છે પ્રભુજીએ એ વાતને ત્યાં બતાડી કે ભાઈ સામાન્ય વ્યક્તિ માટે જયારે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થો જ જીવનનો લક્ષ્ય હોય ત્યાં પુષ્ટિ માર્ગમાં એનાથી પણ આગળ વધીને પરબ્રહ્મ શ્રી કૃષ્ણની પ્રાપ્તિ એ જીવનનું લક્ષ્ય છે એ વાતને બતાડી પુષ્ટિમાર્ગ માર્ગને બીજા બધા માર્ગોથી અલગ તરીકે બતાડીને મેં હવે સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં પુષ્ટિ માર્ગને ઇન્ટ્રોડ્યુસ કરે છે મહાપ્રભુજી કે ઉપર ઉપરથી આ કોઈને જાણવું હોય કે પુષ્ટિ શું છે તો મહાપ્રભુજી આ ગ્રંથ દ્વારા પુષ્ટિ માર્ગની ગાઈડલાઈન આપી છે જેવી રીતે આપણે કોઈ વિષયની વ્યાખ્યા કરીએ એવી રીતે મહાપ્રભુજી પુષ્ટિ માર્ગની વ્યાખ્યા આ ગ્રંથની અંદર બતાડી છે જજે હા પ્રશ્ન હતો હા બોલો નિબંધમાં ભગવાનની પ્રાપ્તિ માટે વૈદિક માર્ગ અને ભક્તિ માર્ગનું નિરૂપણ કરવામાં આવ્યું છે દસમ સ્તરના સુબોધિનમાં સ્વતંત્ર ભક્તિ માર્ગનું નિરૂપણ જે કરવામાં આવ્યું છે એ કયો માર્ગ લેવાનો સ્વતંત્ર એટલે ભક્તિ માર્ગ અંતર્ગત લેવાનો કે અલગ લેવાનો નહીં અલગ જેવી રીતે મીરાબાઈ નરસિંહ મહેતા વગેરે કરીને કે એ લોકોએ કોઈ સંપ્રદાયને ચૂઝ ન કર્યો કોઈ ગુરુ ન કર્યા પોતાને જેવી રીતે પ્રભુ પ્રત્યે પ્રેમ હતો એમનો તો એ આગળ વધીને એમના તરફથી એ ભાવ જે છે એ બારે આવ્યો અને એમણે એને પોતાની રીતે પ્રેઝન્ટ કર્યો ઠાકોરજીની સામે તો એ સ્વતંત્ર ભક્તિ છે સ્વતંત્ર ભક્તિ અંતર્ગત નહીં આવે સ્વતંત્ર ભક્તિ એ છે કે વ્યક્તિ કોઈ પણ ગાઈડલાઈન વિના કોઈ પણ સંપ્રદાયના આધાર વિના વ્યક્તિ પોતે જ્યારે કોઈ પણ ભગવાનને પસંદ કરીને ને એની પ્રેમ ભક્તિ કરે અને પોતાની હિસાબે બધું કરે અને પ્રભુ એને પ્રાપ્ત થાય એ સ્વતંત્ર ભક્તિ છે આપણે સ્વતંત્ર ભક્તિ નથી આપણે તો મહાપ્રભુજી પર ડિપેન્ડન્ટ છીએ હલો આપણે કોઈ સંપ્રદાય અંતર્ગત થઈને ને ભગવાન પાસે જતા હોઈએ તો એ સ્વતંત્ર ભક્તિ ન કહેવાય કોઈ વ્યક્તિ પોતે સ્વતંત્ર રીતે કોઈની પણ મદદ લીધા વિના ભગવાનને પ્રાપ્ત કરે તો એ સ્વતંત્ર ભક્તિ કહેવાય સમજાયું હા તત્વા હરિ પ્રવક્ષ્યામી સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ પ્રશ્ન સેવા સદા કાર્ય માનસી सा परामता बाबा सर्व दुख दूर करवे में समर्थ श्री हरि को नमन करी के अपने सिद्धांत के निश्चय को मैं कहूँगा અહીંયા મહાપ્રભુજી સૌથી પહેલા શ્રી હરિને નમન કરે છે અને આ સિદ્ધાંતોનું નિશ્ચય निश्चय कैसे कि कृष्ण की सेवा सेवा सर्व काल में करनी चाहिए कि કૃષ્ણની સેવા સદા હંમેશા કરવી જોઈએ તો સેવા યદि માનસી હોય તો ફલરૂપા માની જાય જો સેવા માનસી હોય તો તેને ફલરૂપા માની જાય છે એટલે મહાપ્રભુજી અહીં એવું બતાવે છે કે સેવા તનુ વિદ્યાથી કરવી જોઈએ તો એ તનુ વિદ્યા કરતા કરતા જો માનસી સુધી પહોંચીએ તો એ સેવા ફલરૂપા માની જશે टीका भक्तन के दुख तथा पाप पाप को हरवे वाले प्रभु को नमन करी के अपने सिद्धांत को विशेष करी के जो निश्चय कियो है तो कहूँगो ભક્તના દુઃખ તથા પાપને હરવાવાળા પ્રભુને નમન કરીને પોતાના સિદ્ધાંતનો વિશેષ કરીને જે નિશ્ચય કર્યું છે તે કહીશ हाँ विशेष करके निश्चय कियो है ऐसे कहो है ताको अभिप्राय ऐसो है जो श्री भागवत के द्वितीय स्कंद में कहो है जो भगवान ब्रह्मा ने तीन वीरिया वेद देखी के यह निश्चय कियो जो आत्मरूप भगवान में प्रीति होय એસો સાધન કરનો અહીંયા વિશેષ કરીને એવો નિશ્ચય કયો છે એ એનો અભિપ્રાય એવો છે કે શ્રી ભાગવતના દ્વિતીય સ્કંદમાં કહ્યું છે ભગવાને બ્રહ્માને ત્રણ શ્લોકમાં જે ત્રણ વાર વેદમાં કાઢ્યો એ નિશ્ચય એ નિશ્ચયરૂપ આત્મારૂપ ભગવાનમાં પ્રીતિ થાય એવું સાધન કરવું એ સમગ્ર વેદનો અભિપ્રાય છે तो निश्चय जतावत है जो श्री कृष्ण की सेवा सदा करनी तो निश्चय ये बतावे છે તો શ્રી કૃષ્ણની સેવા સદા હંમેશા કરવી तो तनुविदता तथा मानसी ऐसे दो ही प्रकार की है જે તનુવિદતા અને માનસી એ બે પ્રકારની છે સામે માનસી ફલરૂપા માની તેમાં માનસીને ફલરૂપા માની છે શ્રી કૃષ્ણ ફલાત્મક હૈ જિનકી સેવા સદા કરની એસો કહો શ્રી કૃષ્ણ ફલાત્મક છે તેમની સેવા સદા કરવી એવું કહ્યું છે તાકો અભિપ્રાય એસો હૈ જો સેવા કરી કે ઓર અન્ય ફલ કી ઈચ્છા નહીં રાખતી તેનો અભિપ્રાય એવો છે કે સેવા કરવી જોઈએ પણ કોઈ ફલની આશા નહીં રાખવી જોઈએ હા સેવા ही સ્વતઃ ફલરૂપ है કે પુષ્ટિ માર્ગીઓ માટે સેવા સેવા પોતે જ ફલરૂપ છે સેવા સદા કરવી કરવે को लिखो है ताको अभिप्राय ऐसो है जो अपने में दास पने को अनुसंधान करी के सेवा है તો સ્વતંત્ર ફલરૂપા છે સેવા સદા કરવી એવું લખ્યું છે તેનો અભિપ્રાય એવો છે કે આપણે સ્વામીના દાસ છે એવું અનુસંધાન રાખીને સેવા કરવી એ સ્વતંત્ર ફલરૂપા છે और जीवन को अवश्य कर्तव्य है ऐसो समझ के सेवा सर्वकाल કરવી અને જીવોનો સંગ એવું અવશ્ય કર્તવ્ય છે એવું સમજીને સેવા સર્વ હંમેશા કરવી સર્વકાળ કરવી હા આને એકવાર સમરાઈઝ કરી દો મતલબ આ ટોપિક આ એક પેરેગ્રાફમાં શું વાત આવી પેરેગ્રાફમાં રાજા એ વાત આવી કે એમાં મહાપ્રભુજી પહેલા તો શ્રી હરિને નમન કરે છે અને સ્વ ને નિશ્ચય જે છે સ્વ સિદ્ધાંત એનું અહીંગાની વર્ણન કરે છે અને સેવા તનુજા અને થી કરવી કોચી તેમાં લાગે પણ એ તનુતા તનુતા વિદ્યુતા સેવા કરતા જો માનસી સુધી પહોંચાય તો એ ઉત્તમ ફળ છે એવું મહાપ્રભુજી આમાં કહેવા માંગે છે હા વાત છે કે મતલબ મહાપ્રભુજીમાં સૌથી પહેલો આગળ તો મંગલાચરણ કર્યું છે ભક્તોના દુઃખને અને પાપને હરાવવાનો ઠાકોરજીને નમન કરીને હવે જેવી રીતે આગળ મતલબ આદભુતમાં મહાપ્રભુને મંગલાચરણમાં એમ કીધું કે સર્વ સિદ્ધાંતોનો સંગ્રહ કહું છું અહીંયા મહાપ્રભુ જે પ્રિસાઇઝ થઈને એ કીધું કે સ્વ સિદ્ધાંતની વાત કરું છું સર્વ સિદ્ધાંતમાં વેદ શાસ્ત્ર સકલ શાસ્ત્રોના સાર તરીકે મહાપ્રભુ જે બાલબોધમાં નિરૂપણ કર્યું ને હવે મહાપ્રભુ જે કહે છે કે સ્વ સિદ્ધાંત વિનિષ્ઠ એમ મતલબ કે કેવલ હવે નો જે સિદ્ધાંત છે મારો જે સિદ્ધાંત છે એનું હું નિરૂપણ કરું છું તો મહાપ્રભુજી એ રીતે આની અંદર સ્પેશિયલી કેવલ પુષ્ટિમાર્ગ સંબંધી સિદ્ધાંતોનું નિરૂપણ કર્યું છે અહીંયા વિશેષ કરીને નિશ્ચય કહ્યું છે એ કહેવાનો અભિપ્રાય એ છે કે ભાગવતજીના દ્વિતીય સ્કંદમાં કહ્યું છે કે ભગવાન બ્રહ્માને ત્રણ વખત વેદ દેખાડ્યા આ નિશ્ચય કર્યું કે આત્મરૂપ ભગવાનમાં પ્રીતિ થાય એવું સાધન કરવું એ જ સમગ્ર વેદનો અભિપ્રાય છે તો આ નિશ્ચય છે નિશ્ચયનો મતલબ એ કે કૃષ્ણની સેવા કરવી જોઈએ બધા શાસ્ત્રોનો સિદ્ધાંત એ જ છે બધા શાસ્ત્રો થી લોકોને ભલે કઈ પણ સમજાતું હોય પણ મુખ્ય મેસેજ વેદ નું કે બધા શાસ્ત્રો એ છે કે કૃષ્ણ ની ભક્તિ કરવી જોઈએ કૃષ્ણ સેવા કરવી જોઈએ એમાં જીવન સફળતા છે તો વિનિશ્ચિત સિદ્ધાંત કેવું મહાપ્રભુ જે કીધું ને કે સ્વ સિદ્ધાંત વિનિશ્ચય મતલબ કે મહાપ્રભુ જે ક્યાંયથી પણ પોતાને ગમ્યું હોય કહી દીધું એવી રીતે નહીં પણ બધા શાસ્ત્રો જે વાતને કહે છે જે વાતને સમજાવે છે એ વાતને સારી રીતે જોઈને સમજીને બધા શાસ્ત્રોનું અધ્યયન કર્યા પછી નિચોડના રૂપમાં પોતાના સિદ્ધાંતને અહીંયા પ્રેઝન્ટ કર્યું છે મતલબ એમ આપણે એમ કહીએ કે ભાઈ કેવી રીતે માની લઈએ તમે સાચું કહો છો બધા આટલું બધું કરે છે કૃષ્ણની ભક્તિ કરવામાં એવી શું વિશેષતા છે એ જાતની આપણે કોઈ પણ શંકા કરીએ પ્રશ્ન કરીએ મહાપ્રભુજી એ વાતને કહે છે કે મેં કઈ મારી નવી વાત ઉપજાવી કાઢી નથી કે મેં કોઈ નવી વાત કરી નથી બધા શાસ્ત્રો જે વાતને કહે છે જે વેદનું સાર છે એ વાત મેં હું કહી રહ્યો છું એટલે મહાપ્રભુજીએ કીધું કે વિનિશ્ચિત મતલબ સારી રીતે નિશ્ચિત ક્યાંથી નિશ્ચિત તો બધા વેદ શાસ્ત્રોને ભણીને જોઈને સમજીને સારી રીતે બધાનું જે સાર નીકળ્યું છે એ વાતને મહાપ્રભુજી અહીંયા સમજાવી છે એટલે અહીંયા કીધું કે વિનિશ્ચિત સિદ્ધાંત નું નિરૂપણ હું કરું છું એક મિનિટ માં ભગવાન ભગવાનની પ્રીતિ હોય એસો સાધન કરનો તો એ સ્વતંત્ર ભક્તિ થશે કે પછી આપણે જે પેલા બે સમજાવી ભક્તિ માર્ગ ને સ્વતંત્ર ભક્તિ એ બે માંથી કઈ ભક્તિ થશે અહિયાં બંને થઈ શકે એ થઈ શકે હા મતલબ ભગવાનમાં પ્રેમ હોય એ જ ભગવાનની નું સાધન છે જેવી રીતે ભગવાને ગીતાજીમાં એ વાત ને કીધી કે જ્ઞાન યોગી છે કર્મ યોગી છે તપોયોગી છે આટલા બધા લોકો બહુ શ્રેષ્ઠ શ્રેષ્ઠ લોકો છે તો પણ મારી પ્રાપ્તિ નો ઉપાય તો કેવલ ભક્તિ છે મતલબ સ્નેહ છે સ્નેહ વગર ઠાકોરજીને પ્રાપ્ત ના કરી શકાય હવે સ્નેહ તમે સ્વતંત્ર ભક્તિ અંતર્ગત કરો છો કે મહાપ્રભુજી એવા કોઈ ગુરુને પસંદ કરીને એની માર્ગદર્શનમાં તમે કરો છો એ તમારો વિષય છે પણ ભક્તિ જે છે એ ઠાકોરજીને પ્રાપ્ત કરવાનો ઉપાય છે બસ એ વાત અહીંયા સમજવાની છે મતલબ જે ભગવાન એ વાત ત્યાં પણ કીધી કે ભક્તિ સિવાય બીજો કોઈ ઉપાય નથી ભગવાન પ્રાપ્ત કરવાનો એ વાત ને સમજવી જી જી જી હા હા તો એ વિનિશ્ચિત નો મતલબ છે અહિયાં કે આ રીતે સારી રીતે વિનિશ્ચિત સિદ્ધાંત ને મહાપ્રભુ અહીંયા પ્રેઝન્ટ કર્યું છે મતલબ વેદ શાસ્ત્રો ને ભણી સમજીને એવી રીતે તો એ વાત અહીંયા કીધી કે કૃષ્ણની સેવા હંમેશા કરવી જોઈએ કૃષ્ણની સેવા શું છે તો તનુવિતજા અને માનસી આ બે રીતે ઠાકોરજીની સેવા થાય છે તનુવિતજા એ સાધન રૂપા છે માનસી એ ફલ રૂપા છે ને શ્રી કૃષ્ણ હવે કૃષ્ણની સેવા કેમ કરવી તો ગોસાઈજી આ ટીકામાં કહે છે કેમ કે કૃષ્ણ ફલાત્મક છે મતલબ ફલરૂપ છે કૃષ્ણ સ્વયં ફલ છે એટલે એમની સેવા સદા કરવી જોઈએ એવું અભિપ્રાય છે એટલે સેવા કર્યા પછી બીજા મતલબ આપણે એમ કહીએ કે હું સેવા કરું અને મને શું મળે તો મુખ્ય વાત કે કૃષ્ણ પોતે ફલરૂપ છે ભક્તિ માર્ગમાં અને કૃષ્ણ સિવાય બીજું કોઈ ફલ સેવાનું નથી તો બીજા કોઈ પણ ફલની ઈચ્છા ન રાખવી કૃષ્ણની પ્રાપ્તિ માટે કૃષ્ણની સેવા કરવી સેવા પોતે ફલરૂપ છે મતલબ કે કૃષ્ણ ફલ છે કૃષ્ણ સાધન છે તમે કૃષ્ણની સેવા કરો છો સેવા પોતે ફલરૂપા છે તો કૃષ્ણની સેવા જે છે એ પોતે ફલરૂપ છે એટલે સેવા દ્વારા અન્ય કોઈ ફળની પણ ઈચ્છા ન રાખવી જોઈએ એટલે સેવા હંમેશા કરવી એવું કીધું છે એનો અભિપ્રાય એ છે કે પોતાનામાં દાસ ભાવનું અનુસંધાન રાખીને સેવા કરવી એ સ્વતંત્ર ફલરૂપ છે અને જીવોનું એમાં અવશ્ય કર્તવ્ય છે એમ સમજીને સેવા હંમેશા કરવી જોઈએ મતલબ કે જેવી રીતે ચતુશ્લોકીની અંદર એ વાતને મહાપ્રભુજી બતાડી કે તમે આખો દિવસ સ્વરૂપ સેવા કરો છો એ અર્થ સેવાનો નથી પણ હું કૃષ્ણનો દાસ છું કૃષ્ણ મારા સ્વામી છે એવી ભાવનાથી ઘરના પણ બધા કામ કરવા નોકરી પણ કરવી બીજી પણ દરેક વ્યવહારોને સાચવવા પણ એ ભાવથી કે ઠાકોરજી મારા સ્વામી છે હું એમનો સેવક છું એ ભાવના રાખીને જે કંઈ પણ કરવામાં આવે એ બધું સેવા છે એટલે કૃષ્ણની સેવા જે છે એ અવશ્ય કર્તવ્ય રૂપ છે મતલબ કે કરવી જ જોઈએ એવું સમજીને હંમેશા બધા કાલમાં ઠાકોરજીની સેવા કરવી જોઈએ એ વાત અહીંયા બતાવી કોઈને કઈ પૂછવું છે આમાં રાજા હા બોલો આત્મરૂપ ભગવાન એટલે આત્મરૂપ ભગવાન મતલબ કે આપણી આત્મા સ્વરૂપ ભગવાન આપણી આત્માના અધિપતિ પરમાત્મા શ્રી કૃષ્ણ એમ જેવા હે સો સ્વતંત્ર ફલ રૂપા સ્વતંત્ર એટલે આગળ લેવાની કે કૃષ્ણ ભગવાનની સેવા કરો એ રીતે લેવાની કે લેવી અમારે સ્વતંત્ર ફલરૂપાનો અર્થ એમ છે કે સેવા જે છે એ ફલરૂપ છે કેવી રીતે ફલરૂપ છે જેવી રીતે મહાપ્રભુજી બાલગોદમાં કીધું કે સામાન્ય તરીકામાં લોકો માટે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર જ ફલરૂપ છે પણ કૃષ્ણની સેવા સ્વયં ફલ છે જેવી રીતે બધાને ત્યાં સાધન અને ફલ અલગ અલગ હોય તમે આમ કરો અને તમને આ ફલ મળશે પણ આપણે ત્યાં સેવા એ જ સાધન છે સેવા એ જ ફલ છે તો સ્વતંત્ર ફલરૂપ છે મતલબ કે સેવા દ્વારા કોઈ ફલ નથી સેવા પોતે ફલ છે એ અર્થમાં સમજાયું હા બરાબર છે હા પ્રણામ રાજા હા. બીજો શ્લોક લઉં છું વિનય આનંદ હા કરો સેવા સદા કરની સેવા કાયમ કરવી ऐसे लिख्यो है એવું લખ્યું છે તો રાજા કી અથવા ગુરુ કી સેવા શરીરથી મનુષ્ય કરે છે એવી રીતે રાજાની અને ગુરુની સેવા શરીરથી માણસ કરે છે ऐसे ही प्रभु की सेवा હું શરીરથી ही કરીવે કો સિદ્ધ હોય છે એવી રીતે પ્રભુની સેવા પણ શરીરથી જ કરવાથી સિદ્ધ થાય છે તો સર્વકાલ कैसे બને તો કાયમ માટે કેવી રીતે બને એથી શંકા હોય તાહા કહત હૈ એવી શંકા હોય ત્યારે કહે છે એતદ તત્પ્રવણમ સેવા તત્સિદ્ધૈ અનુવિત્તજા अत संसार दुख से निवृत्ति ब्रह्मबोधनम और श्री हरि में चित्त को एक शांत दोनों ही सेवा कही जाए है श्री प्रभु में चित्त एकाग्र थाय तेने सेवा कही सकाय वैसी सेवा की सिद्धि के लिए शरीर तो और द्रव्य तो सेवा करनी चाहिए એવી સેવાની સિદ્ધિ માટે શરીરથી અને દ્રવ્યથી સેવા કરવી જોઈએ વા માનસિક ભક્તિ તો તેવી માનસિક ભક્તિથી अहंता मम- ममतात्मक संसार की निवृत्ति और भगवत महात्मा को ज्ञान ये दो अवान्तर फल मिले हैं ભક્તિથી અહંતા મમતા તથા સંસારની નિવૃત્તિ અને ભ- ભગવત મહાત્મ્યનું જ્ઞાન આ અવંતાર ફળમાં મળે છે હા. શ્રી કૃષ્ણ में चित्त प्रथम कछुत લગ્ન હો શ્રી કૃષ્ણમાં જ્યારે ચિત્ત પહેલા રુચિ થાય છે પીછે શ્રી કૃષ્ણ કે આધીન હોય પછી શ્રી કૃષ્ણમાં પ્રેમ થાય और ता पीछे श्री कृष्ण में एकतान रूप को प्राप्त હોય પછી શ્રી કૃષ્ણમાં એકતાન રૂપની પ્રાપ્તિ થાય તો सेवा કહીએ એને સેવા કહેવાય એસી સેવા સિદ્ધ હોય કે લીએ તનુ વિતજા સેવા હે એવી સેવા સિદ્ધ કરવા માટે તનુ વિતજા સેવા છે શ્રી કૃષ્ણ મેં ચિત્તકી એકતાનતા હોવે કે લીએ તનુજા તથા વિતજા સેવા હે એટલે કે શ્રી કૃષ્ણની માં શ્રી કૃષ્ણમાં ચિત્તની એકતાનતા માટે તનુ તનુજા તથા વિતજા સેવા છે यहाँ तनुजा तथा वितजा ऐसे भिन्न पद न कहो और तनुता तनुजा वितजा ऐसो समस्त પદ કયો है અહીંયા તનુજા તથા વિતજા એવા અલગ અલગ પદ નથી કહ્યું અને તનુ વિતજા એવું અ, પદ કહ્યું છે ताको अभिप्राय ऐसे है जो अन्य को मूल्य रूप દંડ દેખે સેવા કરાવે તો ઇતજા સેવા ભાઈ એનો અભિપ્રાય એવો છે કે અન્યને પૈસા આપીને ધન આપીને સેવા કરાવી એ વિતજા સેવા છે પરંતુ આ કરી કે ચિત્તમે રાજત અહંકાર આવી જાય તો આવું માનસી સેવા સિદ્ધ ન હોય પરંતુ તેવી રીતે સેવા કરવાથી ચિત્તમાં અહંકાર આવી જાય તો તે માનસિક સેવા સિદ્ધ નથી કરી શકતી પણ મૂલ્યરૂપ ધન લેખે શરીરનું સેવા કરે તો તનુજા સેવા ભાઈ અને ધન લઈને પૈસા લઈને જો શરીરથી સેવા કરે તો તનુજા સેવા થઈ પરંતુ બહુ માનસી સેવા કો સિદ્ધ કરે નાય પરંતુ તે પણ માનસી સેવાને સિદ્ધ નથી કરી શકતી જૈસે યજ્ઞ મેં બ્રાહ્મણ કો વરણ હોય है परी तिनको यज्ञ को फल હોત નહીં है જેવી રીતે યજ્ઞમાં બ્રાહ્મણને આમંત્રણ આપવામાં આવે છે પણ તેને યજ્ઞનો બ્રાહ્મણનું વરણ હોય છે પણ તેને યજ્ઞનું ફળ નથી મળતું ऐसे ही मूल्य लेके सेवा करे ताको तनुजा सेवा को फल मानसी सिद्ध न हो એવી રીતે પૈસા લઈને સેવા કરાવવાથી તનુજા સેવા કરાવવાથી માનસી સિદ્ધ નથી થતી सासु भगवान में निष्काम स्नेह હોય और शरीर सु तथा धन सु तभी ही जो सेवा करे ताकू मानसी સિદ્ધ હોય એ રીતે ભગવાનમાં નિષ્કામ સ્નેહ અને શરીર અને પોતાનું ધન બંનેને સાથે લગાડીને સેવા કરવામાં આવે તો માનસિક સિદ્ધ થાય છે આસુ અહંતા મમતાત્મક સંસાર કે દુઃખ की નિવૃત્તિ નિવૃત્તિ એવી રીતે અહંતા મમતા आत्मक संसार ना दुख ની निवृत्ति હું કરું કરું કરું और अपनो आत्मा तथा ये जगत प्रपंच सब अक्षर ब्रह्मात्मक है જે સ્પીકર ऐसो ज्ञान હોય એવી રીતે અહંતા મમતાત્મક સંસાર તથા દુઃખની નિવૃત્તિ અને અક્ષરબ્રહ્મ આ જગત આખો અક્ષરબ્રહ્મ છે તેવું જ્ઞાન થાય यद्यपि भगवत सेवा में जाको अभिनिवेश है ताकू इन फलन की इच्छा होत नहीं જેવી રીતે ભગવાનની સેવામાં જોડાય છે તે ફલની ઈચ્છા હોતી નથી मानसी सेवा ही ऐसी है जो संसार के दुख की निवृत्ति तथा सर्व अक्षर ब्रह्म रूप है ऐसो ज्ञान ये दो ही अवांतर फलन को सिद्ध तो करेगे ही તથાપી માનસી સેવા એવી છે કે સંસારના દુઃખની નિવૃત્તિ તથા અક્ષર સંસાર અક્ષર બ્રહ્મ સ્વરૂપ છે તેવું જ્ઞાન બંને અવાંતર ફળ સિદ્ધ કરે છે અક્ષર બ્રહ્મ હૈ તો ही પરબ્રહ્મ હૈ અક્ષર બ્રહ્મ એ જ પરબ્રહ્મ છે એસે હેલો હા કરો અને સમરાઈઝ કરો એક વખત આ માનસિક સેવા સિદ્ધ કરવા માટે પોતાના શરીરથી પોતાના ધનથી પ્રભુની સેવા કરવાથી માનસિક સેવાની પ્રાપ્તિ થાય છે ને અને અક્ષર બ્રહ્મની સંસાર બ્રહ્માત્મક સ્વરૂપ સંસારનું છે તે તો આની અંદર અવાંતર ફળ તરીકે જ આપણને મળી જાય આગળ તન્વતજા સંબંધી જે વાત છે એને કયો એટલે હવેથી છે ને તમે લોકો એમ કરો વાંચો ને ત્યારે થોડું થોડું ત્રણ ચાર સ્ટેટમેન્ટ વાંચી પછી એને સમજાવતા જાઓ પછી આગળનો વિષય વાંચો એવી રીતે કરજો હવે નહીં તો આટલું એક સાથે યાદ નહીં રહે તો આમાં એ વાત છે કે હવે આગળના શ્લોકમાં જે રીતે કીધું કે સેવા બંને રીતે થઈ શકે એક માનસી સેવા છે અને એક તનુવિત્તજા સેવા છે તો તનુવિત્તજાને કીધું કે સાધન રૂપા છે અને માનસી ઉપર જ્યારે એ પહોંચે ત્યારે ફલરૂપ બને છે તો હવે એની પ્રોસેસ શું છે તો એ વાતની આ ટીકામાં ગોસાઈનજી બતાડી છે કે સૌથી પહેલા ચિત્ત જે છે એ થોડુંક લગ્ન થાય મતલબ કે રોજ જે ક્રિયાને આપણે કહીએ છીએ એ ક્રિયાની અંદર આપણું મન લાગી જાય મતલબ જેમ કે આપણે રોજ સવારે છ વાગે ઉઠવાની કોઈને આદત હોય તો તમને ઉઠવું ન હોય તો પણ તમારી આંખ એક વખત છ વાગે તો ખુલી જ જાય તો એ શું છે કે લગ્ન હોય મતલબ કે રોજની આદત છે પ્રેક્ટિસ થાય એના પછી કૃષ્ણને અધીન થાય મતલબ કે કૃષ્ણની અંદર મન જે છે એ પરોવાઈ જાય એના પછીની સ્ટેજ એ છે કે જ્યારે કૃષ્ણમાં એકતાના રૂપ પ્રાપ્ત થાય મતલબ ઠાકોરજીની અંદર ચિત્ત જે છે એ સારી રીતે લાગી જાય તો આને સેવા કહેવાય એવી સેવા સિદ્ધ કરવા માટે તનુ સેવા છે કે ચિત્તને કૃષ્ણમાં એકતાન કેવી રીતે કરવું તલ્લીન કેવી રીતે કરવું તો તનુ વિતેજા દ્વારા કરવું એટલે કે શ્રી કૃષ્ણની ચિત્તની એકતાનતા પ્રાપ્ત કરવા માટે તનુજા અને વિતેજા સેવા કરવી અહીંયા તનુ વિત્તજા કીધું અને તનુજા વિત્તજા અલગ અલગ કેમ ન કીધું તેની એ સમજાવી છે કે જો કેવલ આપણે પોતાનું શરીર દ્વારા ઠાકોરજીની સેવા કરતા હોઈએ તો એક જાતની મજૂરી છે એનાથી આપણને કંઈ ફાયદો નહીં થાય અને કોઈ વ્યક્તિ કેવલ વિત્તજા સેવા કરે તેને એ જાતનું અભિમાન આવી જાય કે ભાઈ મેં ઠાકોરજીની સેવા કરી કે મેં આટલું કર્યું કે મેં આટલા પૈસા આપ્યા અને નીચે કામ કરનારાઓ માટે નોકરની ભાવના આવી જાય તો એ વાતની એ કીધી કે એટલે તનુજા વિત્તજા અલગ અલગ ન કહીને તનુ વિત્તજા એવું એક સાથે કીધું એનાથી આગળ એ કહે છે કે જો કેવલ કોઈ વ્યક્તિ તનુજા કરે કે કેવલ વિત્તજા કરે તો એની સેવા કમ્પ્લીટ નથી એ અધૂરી જ છે એટલે એને માનસિક રૂપ ફળની પ્રાપ્તિ નથી થતી પણ જે વ્યક્તિ પોતાના શરીર દ્વારા અને પોતાના ધન દ્વારા મતલબ કે પોતાની અહંતા દ્વારા પોતાની મમતા દ્વારા મતલબ કે અહંતા અને મમતા બંનેનું સમર્પણ ઠાકોરજીને કરીને કોઈ વ્યક્તિ જો પ્રભુની સેવા કરે નિષ્કામ સ્નેહ કરે પ્રેમ કરે નિષ્કામતાથી કરે કોઈ કામના વગર કરે તો એ સેવા જે છે કમ્પ્લીટ છે એ પૂરી છે તો એમાં કોઈ કમી બાકી રહેતી નથી એટલે ઠાકોરજીની એવી સેવા જે વ્યક્તિ કરે એને તનુવિતજા સેવા દ્વારા માનસી રૂપ ફલ પ્રાપ્ત થાય એ કરવાથી સંસાર દુઃખની નિવૃત્તિ અને આ સંસારમાંથી આ પ્રપંચમાંથી અક્ષર રમાત્મક છે આ બધું પ્રભુ છે ઠાકોરજી રૂપ છે ઠાકોરજી આ બધા રૂપોને ધારણ કરે છે એવી બુદ્ધિ આવે છે સંસાર દુઃખ નિવૃત્તિ એટલા માટે થાય કેમ કે સુખ દુઃખ અનુભવ આપણને આપણા મનના કારણે થાય જ્યાં આપણું મન હોય ત્યાં આપણને સુખ થાય જ્યાં આપણું મન હોય એના કારણે આપણને દુઃખ થાય પણ જ્યાં આપણું મન ન હોય ત્યાં સુખ અને દુઃખનો અનુભવ થતું બંધ થઈ જાય જેવી રીતે નાના બચ્ચાઓ સાથે થતું હોય કે ભાઈ એમને વાગી જાય ક્યાં પડી જાય તો મમ્મી પપ્પા એમનું મગજને ડાયવર્ટ કરે કે ભાઈ ચલો અહીંયા જોઈ લે પોપટ બેઠો છે કાગડો બેઠો છે કે રમકડું આપી દે તો બાળકનું મન એ પગમાં લાગ્યું છે એનાથી હટીને એને રમકડામાં લાગી જાય તો ભૂલી જાય કે એને લાગ્યું છે એને દુઃખે પણ નહીં એને યાદ પણ ના આવે કે પડી ગયો છે તો મન છે તો દુઃખ નો અનુભવ છે જ્યાં મન નથી ત્યાં સુખ દુઃખ નો અનુભવ પણ નથી એટલે અહીંયા એ વાતને કીધું કે મન જો ઠાકોરજીમાં લાગી જાય ચિત્તની કૃષ્ણ પ્રવણતા થઈ જાય અને સંસારમાં ન જાય તો સંસારમાં થતા સુખ દુઃખ નો અનુભવ પણ પોતે પોતે બંધ થઈ જાય તો પહેલું ફલ એ છે કે માનસી સેવા સાથે મતલબ કે કૃષ્ણમાં ચિત્તની પ્રવણતાની સાથે સાથે સંસારિક સુખ દુઃખની નિવૃત્તિ થાય અને આ જગત જે છે એમાં અક્ષર બ્રહ્માત્મક છે એ જાતની ફિલિંગ થાય મતલબ દરેક વસ્તુ પ્રભુ સંબંધી છે પ્રભુની છે ઠાકોરજી માટે છે ઠાકુરજી આ રૂપોને ધારણ કર્યું છે એ જાતની બુદ્ધિ મહાત્મ્ય જ્ઞાનને કારણે બને અને યદ્યપી જો ભગવત સેવામાં જેનું મન લાગી ગયું હોય એને બીજા કોઈ પણ જાતના ફલની ઈચ્છા થતી નથી મતલબ કે એને એવી ઈચ્છા નથી હોતી કે મારો સંસાર દુઃખ જાય કે મને જગતમાં બ્રહ્માત્મક હોવાનો બોધ થાય તો એ જાતની ઈચ્છા એને નથી હોતી તો પણ માનસી સિદ્ધ થતાની સાથે મતલબ ચિત્તની કૃષ્ણ પ્રવણતાની સાથે સાથે આ ફલ અવાંતર ફલના રૂપમાં મતલબ કે એક્સ્ટ્રા બોનસના રૂપમાં મળી જાય છે એ વાતને મહાપ્રભુજી અહીંયા બતાડી કોઈને કઈ પૂછવું છે આ વિષયમાં હા બોલો यहाँ नीचे लिंक बना है कि अहंता ममतात्मक संसार के दुख की निवृत्ति और अपनो आत्मा तथा તે પ્રપંચ सब અક્ષર બ્રહ્માત્મક છે અને આગળ બતાવે માનસિક સેવા બતાવવામાં અક્ષર અક્ષર બ્રહ્મ રૂપ છે હમ ડિફરન્સ ક્યાં આવે કેવી રીતે આવે છે એટલે બ્રહ્માત્મક કહેવામાં આવે છે અક્ષર બ્રહ્મરૂપ પણ કહેવામાં આવ્યું છે બે બાજુ એક જ વાત છે એવું છે અક્ષર બ્રહ્માત્મા કયો કે બ્રહ્માત્મા કયો એક જ વાત છે બીજા કોઈને કઈ પૂછવું છે આપણે જે સેવા કરીએ છીએ એ સેવા જો ક્રિયાત્મક હોય એમાં આપણું તન પણ હોય આપણું વિચજા પણ હોય પણ પ્રભુ જોડે આપણે પ્રેમ ના થયો હોય તો એ સેવા કહેવાય કે ના કહેવાય તમને શું લાગે છે પ્રેમ થયો નથી પણ તન થી સેવા થાય છે વિત્તથી પણ સેવા થાય છે પણ પ્રભુ મન નથી કોઈ કામના પણ નથી નિષ્કામ કામનાથી ક્રિયાવત કરી રહ્યા છે સેવા કહેવાય કે ના કહેવાય એમ સેવા કહેવાય આપણે જે રીતે આગળ જોયું કે સાધન રૂપ છે અને ફલરૂપ છે તો ચેતનની કૃષ્ણ પ્રમાણતા સાથે થતી હોય તો ફલરૂપ છે એના વિના થતી હોય તો સાધન રૂપ છે એ સેવા એ જે સેવા થાય તો એમાં જે અવાંતર ફલ છે એ મળવાની શક્યતા ખરી અવાંતર ફલ માનસીની સાથે મળે જે વ્યક્તિ ક્રિયારૂપ કરી રહ્યો છે તો શરૂઆતની સ્ટેજ છે ધીમે ધીમે કરતા કરતા જે રીતે આગળ આવ્યો કે પેલા કૃષ્ણમાં ચિત્ત થોડો લગ્ન થાય મતલબ એ સેવાની આદત થઈ જાય કે ભાઈ રોજ ઉઠીને આપણે આટલું કરવાનું છે કર્યા વગર જેમ આપણને સવારે ઉઠીને નાવા જોઈએ એવી રીતે એમ થાય કે ચાલો સેવા તો આપણી નું પાર્ટ બની જાય તો થોડા વર્ષોમાં એ લગ્ન થાય પછી ઠાકોરજી માં આધીનતા આવે મતલબ કે કૃષ્ણ સ્વામી જે કૃષ્ણ મારા સ્વામી જે હું કૃષ્ણ નો સેવક છું ઠાકોરજી ની સેવા કરવી એ મારું કર્તવ્ય છે કરવું જોઈએ એમ કરી કરીને ને આપણું મન ઠાકોરજીમાં થોડુંક લાગે કે ભાઈ આપણને ક્યારે કંટાળો આવે થાકી ગયો હોય તો પણ એમ આગ્રહ રહે કે નહીં આટલું તો આપણે કરવું જ જોઈએ કે ચરણ સ્પર્શ કર્યા વગર તો ન જ ખાવું જોઈએ આ જાતની સામાન્ય ફિલિંગ આપણને આવે એમ કરતા કરતા ધીમે ધીમે ઠાકોરજીમાં પ્રેમ થાય ને કેટલાક વર્ષો જતા ઠાકોરજીમાં ચિત્તની પ્રવણતા પણ થઈ જાય તો એને સેવા કહીએ એ વાત અહીંયા બતાવી છે તો સેજ છે ધીમે ધીમે થાય છે અને અંતિમ જે બતાવ્યું કે સંસાર દુઃખની નિવૃત્તિ અને બ્રહ્મનો બોધ આ બંને ફલ તો માનસીની સાથે અંતમાં મળે છે હા હા બોલો હા બોલો હવે સેવા તો કરીએ છીએ મન પણ છે બધું છે શાંતિ અને શાંતિ કરીએ છીએ પણ અમારા જેવા જે હોય એને અડધી સેવા કરીને જતા રહે તો એનું શું ફળ મળે એની અંદર એ છે કે મહાપ્રભુજીએ જે વાત ભક્તિવર્ધિનીમાં બતાડી કે સેવા જે છે મતલબ કે અહિયાં એ વાત મેં કીધી ને કે ઠાકોરજી ની સેવા જે છે એ વ્યક્તિ વ્યાવૃત્ત થઈને કરે અને અવ્યાવૃત્ત થઈને કરે બે સ્ટેજ હોઈ શકે અવ્યાવૃત્ત વ્યક્તિ એને કહેવાય કે જે વ્યક્તિ પાસે કરવા માટે કંઈ નથી મતલબ કે ફ્રી છે વ્યાવૃત્ત એને કહેવાય કે જે કોઈ જાતના કાર્યોની અંદર વ્યસ્ત છે તો જે વ્યક્તિ ફ્રી છે એ વ્યક્તિ પૂરી સેવા કરી શકે જે વ્યક્તિ ફ્રી નથી જે કામ ધંધો કરે છે કે ભણે છે કે કંઈ પણ કરે છે એ વ્યક્તિ વ્યાવૃત છે તો એ ઠાકોરજીની સેવાને જે રીતે આપણે આમાં છેલ્લી લાઈનની અંદર આગળના શ્લોકમાં જોયો કે સેવા નો મતલબ કેવળ એટલું નથી કે તમે પોતાના ઠાકોરજીની સન્મુખ રહીને જેટલું કરો છો એ સેવા છે એવું નથી પણ ઠાકોરજી મારા સ્વામી છે હું ઠાકોરજીનો સેવા સેવક છું અને જે કંઈ પણ કરી રહ્યો છો પ્રભુની ઈચ્છાથી થાય છે ઠાકોરજીની આજ્ઞાથી થાય છે પૈસા કમાવા જાઓ છો તો પણ ઠાકોરજી માટે જાઓ છો ભણવા જાઓ છો તો પણ પ્રભુ માટે જાઓ છો પ્રભુ સ્વામી જે હું સેવક છું એવી ભાવનાથી જે કઈ પણ ક્રિયા કરવામાં આવે છે એ બધું સેવા રૂપ બને છે એટલું છે કે જો આ વાત આપણે બહાર જઈએ તો ભૂલી જઈએ છીએ આપણને વાત યાદ નથી રહેતી એટલી બહિર્મુખતા આપણી અંદર આવે છે પણ એ વાતની ધીરે ધીરે કોશિશ કરવી જોઈએ કે આપણે વધુ ને વધુ ઠાકોરજીનું અનુસંધાન આપણને કરીએ અને ઠાકોરજીને ન ભૂલી જઈએ હા કોઈ પણ મતલબ દુકાને પૈસા કમાવા જઈએ એટલે આપણો અર્થ ભાવના તે જ હોય છે કે ઠાકોરજીના માટે સારી વસ્તુ લાવી શકીએ કે કરી શકીએ હા તો તો પછી વાંધો ના આવે ને એ જ વાત છે કે જો સામાન થાય તો કે આપણે જેમ ઠાકોરજીની સેવામાંથી બહાર નીકળ્યા મતલબ અપરસથી બહાર નીકળ્યા તો ઠાકોરજી આપણને ભૂલાઈ જાય કંઈ યાદ ન રહે આપણને કે ચલો અમારે મતલબ ઠાકોરજીને આપણે યાદ કરતા હોઈએ દુકાનમાં બેસીને કે નોકરીએ જઈને કે પૈસા કમાતી વખતે કે સ્કૂલ જઈને એવું પોસિબલ નથી થતું આપણે એ કામની અંદર લાગી જઈએ અને ઠાકોરજીને ભૂલી જઈએ એટલી બહિર્મુખતા આપણી અંદર આવે છે પણ એ કોશિશ કરવી જોઈએ કે એ ચીજનું અનુસંધાન આપણને હંમેશા રહે બરાબર છે હા અચ્છા માનસી સેવા એટલે માનસી સેવા ને મહાપ્રભુજી જે રીતે ડિફાઇન કર્યું કે ચેતા સત્પ્રમાણમ સેવા મતલબ જયારે આપણું ચિત્ત ઠાકોરજીમાં તલ્લીન થાય મતલબ કે થોડી વાર ઠાકોરજીમાં મન છે થોડી વાર નથી થોડી વાર ઠાકોરજી યાદ છે થોડી વાર નથી ભૂલી જઈએ એવું ન થાય નિરંતર ઠાકોરજી નું અનુસંધાન આપણને બનેલું રહે તો એ માનસી છે તો કરવાની જ હોય પણ માનસી થાય એ રીતે હા બીજું મેં પૂછ્યું છે કોઈને હા જીજાભાઈ હાલો રાજા કોઈ પ્રશ્ન નથી હા વડોદરા થી છે કોઈને ના જેજે આગળ બોલું શ્લોક નહીં હવે પાંચ દસ મિનિટ છે આગળનો શ્લોક આપણે કરી નહીં શકીએ કાલે લેશું એને હા જીજે હા ભલે દંડવત જે દંડવત